એ આવો આવો મારા નાનકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા જેની વાર્તા સાંભળે છે અને એની બે નાનિયા પણ છે આવો આવો જેનિલભાઈ બેન સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ઓહો હો અને આમ દૂર દૂર અમદાવાદમાં બેઠા બેઠા દેવરતસિંહભાઈ પણ વાર્તા સાંભળે છે આવો આવો દેવરતભાઈ તમે વાર્તા સાંભળવા આવ્યા છો ને તો ધ્યાનથી સાંભળજો હો દેવરત જેનિલભાઈ બેન આજની વાર્તાનું નામ છે સસલાની ચતુરાઈ એક હતું સસલું આ સસલું તો ખૂબ ચતુર અને ભારે ચાલાક હતું હો તમારા જેવું એ જંગલમાં રહેતું હતું આ જંગલમાં સસલાની સાથે વાઘ ને સિંહ વરુ ને શિયાળ ચિત્તો ને હરણ ને સાબર ને હાથી એવા પ્રાણીઓ રહેતા હતા હો સસલું કઈ એકલું નહોતું આ સસલાને બે પ્રાણીઓ સાથે ક્યારેય બને નહીં એ બે પ્રાણીઓ તે શિયાળ અને વરુ શિયાળ લુચ્ચો હતો જ્યારે વરુ તો સાવ મૂરખ હતું શિયાળ જે કે એમ વરુ કરે વરુને કાંઈ બુદ્ધિ નહીં હો શિયાળ જંગલના પ્રાણીઓને અંદરો અંદર ઝઘડાવે બોલો અને સિંહ વાઘ જેવાને પોતાની બુદ્ધિથી છેતરે પણ સસલા પાસે આ શિયાળની ચાલાકી ચાલતી નહોતી ભાઈ સસલું એના બધા પ્રપંચો ખુલ્લા પાડી દે બધી ચતુરાઈ ખુલ્લું પાડી દે શિયાળ તો લુચ્ચું હતું આથી શિયાળને એના ઉપર સસલા ઉપર ખૂબ દાહ જતી હો કે આ સસલાનો વારો પાડી દેવો છે એક વખત એટલે એ તો શિયાળ તો સસલાને મારી નાખવા ઘણી બધી વખત ઘણી બધા વિચાર કરે ઘણી ઘણી યુક્તિઓ કરે પણ ચતુર સસલું આ શિયાળના સપાટામાં આવે નહીં એટલું બધું ચતુર હો એક વખત વરુએ સસલાને ફસાવવાની એક યોજના ઘડી અને શિયાળને કહ્યું મારી યોજના બહુ સરસ છે શિયાળ ભાઈ અને તે સફળ થશે જ જો સફળ ન થાય તો માનજો કે હું માંસ ખાવાનું તજીને ઘાસ ખાવાનું શરૂ કરી દઈશ મારી યોજનામાં સસલું ફસાય જ જવાનું છે શિયાળ કે સસલાને તમે હજી બરાબર ઓળખતા નથી એ કાંઈ સહેલાઈથી સપડાય તેવું નથી સહેલાઈથી ફસાય તેવું નથી છતાંય જો તમારી યોજના અમલમાં મૂકવી હોય તો મૂકીએ વરુ કે તમે તમારા ઘરે જઈને મરી ગયા હોય એવો દેખાવ કરીને સુઈ રહેજો શિયાળભાઈ અને સસલું જ્યાં સુધી તમારી પાસે આવીને તમારા શરીરને અડકે નહીં ત્યાં સુધી હલા ચાલ્યા વગર ચૂપચાપ પડ્યા રહેજો એટલે શિયાળ તમને મરી ગયેલું છે એમ માનીને સસલું શિયાળ તમારી પાસે આવશે હો શિયાળ તો વરુના કયા પ્રમાણે ઘરે જઈને મરવાનો ઢોંગ કરીને સૂઈ ગયું ભાઈ આ બાજુ વરુએ સસલાના ઘેરે જઈને કહ્યું સસલા ભાઈ આજે તો ખૂબ ખરાબ સમાચાર છે ખૂબ ખરાબ સમાચાર છે સસલું તો કે એ વાતે શું સમાચાર છે અરે આપણું પેલું ભાઈબંધ બિચારું શિયાળ આજે મરી ગયું છે એટલે હું એની અંતિમ ક્રિયાની ગોઠવણ કરવા જાઉં છું તમે પણ આવજો આમ કહીને વરું તો ચાલી નીકળું સસલાને થયું કે પાડોશી તરીકે મારે પણ જવું તો જોઈએ એટલે એ તો વરુની પાછળ શિયાળના ઘર તરફ ગયું સસલાએ દૂર રહીને ચારે તરફ જોયું તો શિયાળ મરી ગયું હોય એમ પડ્યું હતું હો પણ સસલું બહુ બુદ્ધિશાળી હતું ઓ આ આનિયા બેન જેવું એ કઈ સહેલાઈથી છેતરાઈ જાય એમ નહોતું એટલે મનો મન એ તો બોલું અને પછી મોટેથી બોલું અરે રે બિચારું શિયાળ હું ઈચ્છું છું કે તે મરી ન ગયું હોય પરંતુ આ નજરે જોતા તો એ મરી ગયું હોય એમ જ લાગે છે બીજા પાડોશીઓ આવે એની રાહ તો જોઉં અરે પણ મને એક શંકા થાય છે મેં સાંભળ્યું છે કે શિયાળ મરી જાય ત્યારે તેનો પાછલો પગ હાલતો હોય છે એ હાલ હાલ કરતો હોય હલચલ કરતો હોય છે આનો પગ તો હાલતો નથી એટલે તે મર્યું હોય એમ તો લાગતું નથી શિયાળ મરી ગયું હોય તો પગ તો હલે ને મેં એવું સાંભળ્યું છે એવું મોટેથી સસલું બોલ્યું હો સસલાની આ વાત સાંભળીને શિયાળે સુતા સુતા ખરેખર મરી ગયા હોવાનો દેખાવ કરી છે એવું જ માન્યું એટલે સસલું છેતરાશે એટલે એણે પોતાનો પાછલો પગ હલાવો શરૂ કરી દીધો મૂરખ શિયાળે આ જોઈને સસલું તો શિયાળની બધી ચાલબાજી પારખી ગયું અને પોતાનાથી બને એટલી ઝડપે ત્યાંથી પોબારા ગણી ગયું ભાઈ ભાગી ગયું આ ચતુર હતું ને બહુ ચતુર હતું આ રીતે આ સસલું તો પોતાની ચતુરાઈથી બચી ગયું ભાઈ તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો હવે સુઈ જાઓ હાલાવાલા કરી જાઓ સપનામાં સસલું આવશે શિયાળ આવશે અને આપણે બધા એની સાથે રમશું હો આવજો